નિવેદન અનાદિ અક્ષર બ્રહ્મ સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની વાતો એટલે શ્રીજી મહારાજના વચનામૃત ઉપરનું ભાષ્ય શ્રીજી મહારાજે કહેલા વચનામૃતની પરાવાણી યથાર્થ સમજવી હોય તો સ્વામીની વાતોનું અધ્યયન કરવું જ રહ્યું જેમ વચનામૃત એ સંપ્રદાયનો રહસ્ય ગ્રંથ છે તેમ સ્વામીની વાતો એ પણ સંપ્રદાયનો રહસ્ય ગ્રંથ જ છે બંને ગ્રંથોના અધ્યયનથી શુદ્ધ ઉપાસના સંપ્રદાયનું તત્વજ્ઞાન અને બ્રાહ્મી સ્થિતિ સિદ્ધ કરવા માટે આવશ્યક એવા સાધનોની સૂઝ પડે સ્વામીની વાતોનો મહિમા તો સ્વામીએ પોતે જ કહ્યો છે આ તો અક્ષરધામની વાતું છે આ વાતું ફરી જન્મ ન થવા દે તેવી છે આ વાતું તો અનંત સંશયને છેદી નાખે એવી ભગવાન પુરુષોત્તમની વાતું છે આ વાતોની ગતિ તો કાળના જેવી છે તે દેખાય નહીં પણ અજ્ઞાન ટાળી નાખે એવી છે આવી અદ્ભુત પરાવાણી સમ આ વાતું સ્વામી શ્રી જાગા ભક્ત ઠક્કર નારાયણ પ્રધાન હરિશંકરભાઈ રાવળ સદગુરુ બાલમુકુદાસ સ્વામી સદાશંકર અમરજી શામજીભાઈ વગેરે લખી લીધી હતી અને સ્વામીએ પણ તેમના સમયમાં આ વાતોની કથા કરાવી હતી એક સાધુએ સ્વામીને ફરિયાદ કરી કે આ શામજી વાતો લખે છે પણ તે છાસમાં કેટલું પાણી નાખે છે ત્યારે સ્વામીએ તેમણે લખેલી વાતોના ખરડા મંગાવ્યા અને તેની કથા અચિંત્યાનંદ બ્રહ્મચારી પાસે કરાવી કથા દરમિયાન સ્વામી વારંવાર કહેતા કે આ વાતોમાં તો એકે શબ્દ આઘો પાછો નથી બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે સ્વામી જાગાભક્ત સંપાદિત ત્રીજા પ્રકરણની કથા મુંબઈમાં કરાવી હતી અને તે ઉપર સ્વામીના પ્રસંગોનું અદ્ભુત નિરૂપણ કર્યું હતું બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે તો સ્વામીની વાતો કંઠસ્થ કરી હતી એટલે આ વાતું પ્રાસાદિક અને પ્રમાણભૂત છે આ વાર્તાનું પ્રથમ સંપાદન સદગુરુ બાલમુકુંદાસજીએ કર્યું હતું અને સંવત ઓગણીસો છાસઠમાં દામોદર ગોરધનદાસના પ્રેસમાં છપાવી હતી ત્યારબાદ નરનારાયણ દેવ અમદાવાદની ગાદીના આચાર્ય શ્રી વાસુદેવ પ્રસાદજી મહારાજની આજ્ઞાથી મંદિરના માનદ પુરાણી નંદકિશોરદાસજી સ્વામીએ સંવત ઓગણીસો સડસઠમાં છપાવેલી જેમાં પાંચ પ્રકરણ મૂક્યા હતા ત્યારબાદ બીજી આવૃત્તિ સંવત ઓગણીસો પંચોતેરમાં ધર્મ ધુરંધર આચાર્ય શ્રી પ્રતિપ્રસાદજી મહારાજની આજ્ઞાથી શ્રી સત્સંગ હિતવર્ધક મંડળ તરફથી રાજકોટમાં પાંચ પ્રકરણમાં છપાયેલ જેની મૂળ પ્રસ્તાવના આ પુસ્તકમાં છે ત્યારબાદ સંવત ઓગણીસો એક્યાસીમાં પૂજ્ય શ્રી કૃષ્ણજી અદાએ સાત પ્રકરણ છપાવેલા આ આવૃત્તિમાં શરૂઆતમાં સંવત ઓગણીસો છાસઠ અને ઓગણીસો પંચોતેરમાં છપાવેલ પ્રકરણોમાં પહેલું પ્રકરણ તે પહેલું છે બીજું પ્રકરણ તે ત્રીજું ત્રીજું પ્રકરણ તે બીજું છે ચોથું પ્રકરણ તે સાતમું છે પાંચમું પ્રકરણ તે છઠ્ઠું છે ને આગળ જણાવ્યા પ્રમાણે પ્રકરણ ચાર અને પાંચ પૂજ્ય કૃષ્ણજી અદાના છપાવેલ પુસ્તક પ્રમાણે છે સ્વામી અને મહારાજની સ્મૃતિએ સહિત આ વાતોનું અધ્યયન કરવાથી સબીજ જ્ઞાન અંતરમાં ઉદય થાય છે એકાંતિક સંતનો મહિમા સમજાય છે અને જીવમાંથી કારણ શરીરના ભાવ નાશ પામે છે તમામ હરિભક્ત આ ગ્રંથનું અધ્યયન કરી સ્વામીની કૃપાથી આત્યંતિક કલ્યાણના અધિકારી બનો લિખિતંગ સાધુ કેશવજીવન દાસજી મહંત સ્વામીના ઘણા હેતથી જય શ્રી સ્વામિનારાયણ